એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો કથનભાઈ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો કથનભાઈ નો કાલે જન્મદિવસ હતો ભાઈ અને આજે તો વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો કથનભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો અને બીજા ભાઈ બંધોને ને બેનપણીઓને કહેજો પાછા હો વાર્તાનું નામ છે અધિકાર આ ઘણા જૂના સમય પહેલાની આ વાત છે હો જંગલમાં બધા પ્રાણીઓ હળી મળીને રહેતા હતા એ દિવસની આ વાત છે એક દિવસ જૂના પુરાણા મોટા ઝાડની નીચે જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા હતા થોડી વાર પછી જંગલના રાજા સિંહની સવારી પધારી સિંહ તો ગર્જના કરતો ચાલ્યો આવે હો ભાઈ જંગલનો રાજા હતો બધા પ્રાણીઓએ આ જંગલના રાજા સિંહનું સ્વાગત કર્યું અને વનરાજ તો સિંહ તો ઝાડના થડને ટેકો દઈને પથ્થરના આસન પર બેઠા હતા એમની ડાબી બાજુ એમનો મંત્રી હતો ચિત્ત અને આ ચિત્તો તો બેઠો બેઠો બધું કામ જોતો હતો ચારે તરફ શાંતિ છવાયેલી હતી ઓ ભાઈ ફક્ત રીંછજી આમ એમ ગુર ગુર અવાજ કરી રહ્યા હતા એને જૂના વખતની શરદી સતાવ્યા કરતી હતી રીંછને તો આ રીંછજીના ઘર ઘર અવાજ ની સાથે એક બીજો અવાજ તે શાંતિનો ભંગ કરતો હતો એ અવાજ હતો જંગલના સૌથી મોટા જમીનદાર વરુભાઈનો એની પાસે બહુ જમીન હતી એના પેટમાં ખૂબ પીડા ઉપડી હતી હો ભાઈ પેટમાં દુખતું હતું વરુભાઈને તો વરુભાઈ એ આગલા દિવસે ખૂબ અંકરાતિયા બનીને ભોજન કર્યું હતું જંગલમાં આમ તો ખાવાની બહુ કમી પણ ત્યાં ઘાસ ખાનારા પ્રાણીઓ પણ ભૂખે મરી રહ્યા હતા જંગલના બધાએ ઘાસનો ઈજારો બધાએ ઘાસની માલિકી વરુભાઈના અધિકારમાં હતી અને વંશ પરંપરાથી એમના વંશમાં જમીનદારી ચાલી આવતી હતી ઓ ભાઈ એટલા માટે એક એવો શિરસ્તો એક એવો નિયમ પડ્યો કે જે આ વરુભાઈ ને ભેટ ચડાવે એને જ ઘાસ ખાવા દેવું એને જ ઘાસ મળે એની કૃપા સિવાય કોઈનાથી ઘાસનું એક તણકણું પણ ખાઈ શકાતું નહોતું વાંદરાઓથી વરુની આ ગુલામી સહન નહોતી થતી હો એક દિવસ વાંદરાઓના એક નેતાએ એક કેપ્ટને બીજા જાનવરોને કહ્યું અરે ભાઈઓ શું તમારા બધાની અક્કલ ગુમ થઈ ગઈ છે આ તમે રાત દિવસ વરુની ખુશામત કરો છો ત્યારે જ એની કૃપાથી તમને થોડુંક ઘાસ મળે છે તમને આ ગુલામી મંજૂર છે જાનવરો તો કે વાંદરાભાઈ વરુભાઈ આ જંગલના સૌથી મોટા જાગીરદાર ને જમીનદાર છે સૌથી વધુ જમીન એમની પાસે છે અમે એમની જમીન ઉપર ઉગેલું ઘાસ ખાઈએ છીએ અને એના બદલામાં એને ખુશ રાખવું એ અમારું કર્તવ્ય છે અમારું કામ છે આ સાંભળીને વાનર તો ખીજાઈને બોલો અરે મૂર્ખાના સરદારો આ ધરતી ઉપર અને એના પર ઉગેલા ઘાસ પર આપણા બધાયનો સરખો અધિકાર છે એ વરુ તમને બધાને બેવકૂફ બનાવે છે મૂર્ખ બનાવે છે એના બાપ દાદા તમારા બાપ દાદાઓને મૂર્ખ બનાવતા હતા હિંમતથી કામ લો બહાદુરીથી ઉઠો અને આગે કદમ કરો એ તમારી ચરવાની જગ્યા ઉપર તમારો અધિકાર જમાવો વાંદરાની આવી ઉશ્કેરણીની વાત વરુના બે જાસૂસો હતા ને ગધેડો ને ઊંટ એ ઝાડની પાછળ લપાઈ છુપાઈને સાંભળતા હતા હો એમણે એ બધી વાત વરુને કઈ સંભળાવી વાત સાંભળતા જ વરુ જમીનદાર તો ચિંતામાં પડી ગયો ભાઈ પણ એ કઈ કાચી માટીનો નહોતો બહુ પાક્કો હતો એણે પોતાના બંને જાસૂસ સાથીદારો સાથે એક યોજના નક્કી કરી આ યોજના પ્રમાણે ગધેડા અને ઊંટે જાનવરો પાસે જઈને વરુના વખાણ કર્યા આ બંને જાસૂસોની જાળમાં જંગલના જાનવરો તો ફસાઈ ગયા બધા એમણે જંગલના રાજા સિંહ પાસે વાંદરાની ઉશ્કેરણીની ફરિયાદ કરી આ કારણે આ વનમાં આ સભા બોલાવી હતી સિંહ રાજાએ હો ભાઈ બધા બેઠા હતા સિંહનો સંકેત મળો કે મંત્રી ચિત્તો તો સભાની કાર્યવાહીનો પ્રારંભ કરતા બોલો મહારાજ આપણને એમ માલુમ પડે છે કે જંગલના બધા ઝાડ આ રીંછજીની જાગીરમાં આવે બધા ઝાડ રીંછજીના અને લીલા ઘાસના મેદાન પર આ જમીનદાર વરુરામનો અધિકાર છે દગાબાજ વાંદરાઓએ જબરજસ્તીથી ઠાકોરના વૃક્ષો પર કબજો મેળવ્યો છે લોકો જમીનદાર વરુરામની સામે બીજા જાનવરોને ઉશ્કેરી રહ્યા છે તમે યોગ્ય વિચારણા કરો અને આ શેતાન વાંદરાઓને ઉચિત દંડ કરો શિક્ષા આપો સજા આપો સિંહે તો સત્તા ભરા અવાજ વાંદરાઓને પૂછ્યું તમારા પર મુકાયેલો આરોપ સાચો છે વાંદરાનો આગેવાન કે મહારાજ જંગલના ઝાડ પર એકલા રીંછજીની માલિકી ક્યારથી થઈ ઘાસના મેદાન પર આ વરુરામનો અધિકાર ક્યારથી થયો એ અધિકાર ક્યાંથી લાવ્યા ચિત્તો તો કે જે સિંહનો મંત્રી હતો ને ચિત્તાએ કહ્યું એ બધું એમના દાદાઓને વારસામાં મળેલું છે પણ પેલો વાંદરો એ પૂછ્યું એમના બાપ દાદા ક્યાંથી લાવ્યા હતા હવે ચિત્તાભાઈ શું બોલે એની પાસે તો કાંઈ જવાબ નહોતો ભાઈ તો ભાઈ આવી હતી આ વાંદરાભાઈની સિંહની ને રીંછની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો